એ આવો આવો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો સુરતમાં બેઠા બેઠા સંજયભાઈ વાર્તા સાંભળે છે અને એની સાથે એના ભાઈબંધ મિહિરભાઈ છે અને એનો ભાઈબંધ વળી પાછો મયુર પણ વાર્તા સાંભળે છે સાંભળો સાંભળો મારા નાના મોટા ભટુરિયાઓ આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ વાર્તાનું નામ છે નાની નાની પરી અને મોચી ધ્યાનથી સાંભળજો ભાઈ એક હતું શહેર આ શહેર તો બહુ મોટું હતું પણ આ શહેરમાં એક ગરીબ મોચી રહેતો હતો મોચી હોય ને આપણે ચંપલ સીવતો હતો આ આવો એક ગરીબ મોચી રહેતો હતો હવે એ મોચી એક દિવસ ઘરડો થયો એટલે ઘરડો થયો એટલે ઘડપણ ને અશક્તિને લીધે થોડુંક જ કામ કરી શકે આખો દિવસ તો કામ ન કરી શકે બિચારો થાકી જાય હો પણ કામ તો કરવું જ પડે નહીં તો ખાય શું ચંપલ ન સીવે ચંપલ ન બનાવે આપણા જોડા ન બનાવે તો એ ખાય કેવી રીતે એ બિચારો એક જોડી પગરખા સીવતા સીવતા બે ચાર દિવસ કાઢી નાખે હો એક જોડી ચંપલ સીવવાના હોય તો બે ચાર દિવસ લાગી જાય એને તો એકવાર આ મોચી એના ઘરના ઓરડામાં બેસીને ચંપલ બનાવી રહ્યો હતો અને ઘડિયાળમાં ટક ટક ટક ટક એમ અવાજ થતો હતો ત્યાં એની પત્ની આવી અને બોલી તમને કહું છું સાંભળો છો આ વધારે કામ કરો હજી આ હવે ઘરમાં ચામડું ખરીદવાના આપણી પાસે પૈસા બચ્યા નથી થોડુંક વધારે કામ કરો પૈસા નહીં તો ખાઈશું શું પત્નીની આવી વાત સાંભળીને મોચી તો કાંઈ બોલ્યો નહીં હો એણે તો આખા દિવસમાં ખાલી બે જોડી ચંપલનું ચામડું કાપ્યું હતું બે જોડી ચંપલ થાય એટલું ચામડું કાપ્યું સાંજ પડી એટલે તો કાપેલું ચામડું ઓરડામાં મૂકીને પાછળના ઓરડામાં ગયો થોડુંક જમ્યો અને પછી ઊંઘી ગયો થાકી ગયો હતો એટલે મોચી જ્યાં સવારમાં ઉઠીને જુએ છે તો આ બે જોડી ચંપલ તૈયાર થઈ ગયેલા હતા હો એણે તો બનાવ્યા નહોતા મોચીને થયું આ કોણે બનાવ્યા હશે ચંપલ તો ખૂબ જ સુંદર હતા હો ભાઈ એને તો ઘણું આશ્ચર્ય થયું ઘણી નવાઈ લાગી ચંપલ જોઈને મોચીને એની પત્નીને તો ખૂબ આનંદ થયો બહુ રાજી થયા હો કે અરે વાહ આ તો નવા નક્કોર ચંપલ આવી ગયા આપણી પાસે ચાલો ચાલો આપણે એને બજારમાં જઈને વેચી આવીએ અને એમાંથી જે પૈસા મળે એમાંથી ખાવાનું લઈએ એટલે બે જોડી ચંપલ લઈને મોચી તો બજારમાં ગયો એ ચંપલની આજે એને બમણી કિંમત મળી હો ભાઈ બહુ સારા ચંપલ હતા એટલે એ તો તરત વેચાઈ ગયા એ ચંપલના પૈસામાંથી મોચીએ થોડુંક ચામડું ખરીદ્યું વધારે કમાવા માટે વધારે ચંપલ બનાવવા માટે ઘરે જઈને એણે ચાર જોડી ચંપલનું ચામડું કાપ્યું ભાઈ સાંજ થઈ મોચી તો કાપેલું ચામડું ત્યાં ને ત્યાં મૂકીને પાછળના ઓરડામાં સુવા ગયો પછી તો એ જમી કારીને સૂઈ ગયો બીજા દિવસે સવારે ઉઠીને મોચીએ જોયું તો ચાર જોડી ચંપલ તૈયાર હતા બોલો હા એના આનંદનો તો કાંઈ પાર ન રહ્યો અને બહાર ફળિયામાં આવ્યો એણે એની પત્નીને ચાર જોડી સુંદર મજાના ચંપલ બતાવ્યા કે આ જો આ જો બીજા ચાર બની ગયા છે આજે પણ એ ચંપલ વેચીને એને તો બહુ પૈસા મળ્યા ઓ ભાઈ ચંપલ તો રોજ રોજ વેચાય રોજ રોજ આવી રીતે બની જાય એ બનાવે નહીં પણ એની મેળે મેળે ચંપલ બની જાય હો ઓરડામાં આ હવે એના ચંપલ ખૂબ જ વખણાવા લાગ્યા હો બધા એના જ ચંપલ ખરીદે કે આ મોચીના ચંપલ બહુ સારા છે ચારે બાજુ એની વાત ફેલાઈ ગઈ દૂર દૂરથી એના ચંપલ ખરીદનારા મોચીની દુકાને ચંપલ ખરીદવા આવવા લાગ્યા હો ભાઈ આમ હવે મોચીને ચંપલ વેચવા માટે બહાર જવું પડતું નહોતું બધા એના ઘરે જ આવતા હવે મોચી પાસે ચંપલ બનાવવા માટે પૂરતું ચામડું હતું હો અને હવે તો કાંઈ કમી નહોતી એક દિવસ મોચીની પત્નીએ મોચીને કહ્યું સાંભળો છો કે આપણને આ રીતે રોજ રોજ કોણ મદદ કરી રહ્યું હશે આ વળી રોજ રોજ આપણા માટે કોણ ચંપલ બનાવે છે આપણે જરૂર શોધવું જોઈએ એટલે રાતે બંને જમીને પાછળના ઓરડામાં ચૂપચાપ બેસી ગયા અને આગળના ઓરડામાં શું થાય છે તે જોવા લાગ્યા હો છાનામાના થોડીક રાત થઈ પછી તો અધરાત થઈ અને પછી તો મધરાત થઈ હો બરાબર રાતના બાર વાગ્યા એટલે ભીતે ટાંગેલી ઘડિયાળ હતી ને ભાઈ એમાંથી બાર એક પછી એક નાની નાની પરીઓ નીચે ઉતરી આવી હો એકડે બગડે બાર પરીઓ ઉતરી નાની નાની એક ઉતરી પછી બીજી પછી ત્રીજી પછી ઉતરી ચોથી પછી ઉતરી પાંચમી પરી પછી છઠ્ઠી પછી સાતમી પછી આઠમી પછી નવમી પછી એકડે મીંડે દસમી પછી બે એકડા અગિયારમી અને પછી ઉતરી એકડે બગડે બારમી પરી બાર પરી ઘડિયાળમાંથી ઉતરી અને જોયું તો ધીમે ધીમે ધીમે ધીમે નાનકડા એવા હાથથી ચંપલ બનાવવા લાગ્યો પણ એના શરીર ઉપર ક્યાંય કપડા નહોતા ભાઈ તેઓ બધી એમની નાની નાની આંગળીઓથી ચંપલ બનાવતી હતી થોડીક વારમાં એમણે ચંપલ તૈયાર કરી દીધા આ જોઈને પેલા તો કે મોચીને એની પત્ની તો કે અરે બિચારી પરીઓ આપણા માટે આ કેટલી બધી મહેનત કરે છે પણ એમના શરીર ઉપર તો કપડાય નથી પહેરવા આવી સુંદર અને ભલી પરીઓ છે આ તો મોચીની પત્ની તો બોલી ઉઠી હો ભાઈ બીજા દિવસે નાની નાની પરીઓ માટે મોચી ભાઈએ તો બાર જોડી સુંદર મજાના કપડાં લઈ આવ્યા હા એમણે કાપેલા ચપડા ચામડા સાથે બાર જોડી સુંદર મજાના કપડાં મૂકી દીધા મોચીએ વાહ પછી તો મધરાત થઈ રોજ પ્રમાણે ઘડિયાળમાંથી બાર નાની નાની પરીઓ નીચે ઉતરે ને આવી આજે બાર જોડી સુંદર મજાના કપડાં જોઈને પરીઓ તો ખુશ ખુશ થઈ ગયેલી હો એમણે તો એ કપડાં પહેરી લીધા પછી નાચવા લાગી અને નાચતા નાચતા ગાવા લાગી મોચી કાકા થયા ખુશ અમે પણ થયા બધાય ખુશ મોચી કાકા થયા ખુશ અમે પણ થયા બધાય ખુશ તો ભાઈ મોચી ભાઈએ લાવેલા કપડાં પહેરી અને પરીઓ તો નાચવા માંડી ભાઈ આવી હતી પરી અને મોચીની વાર્તા તમને બધાને મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો હવે સૂઈ જાઓ આલા કરી જાઓ આવજો